બાપા તમારી તબિયત જોવા આવડો દોડો આવ્યો છે આજે તબિયત ખરાબ છે તો બોલાવે બેરાને હા એ બેરા સાથે જરા ગપ્પા મારો તો મન વેરાશે એ જય શ્રી કૃષ્ણ મગનલાલ જય શ્રી મનમાં થયું કે તમારી તબિયત જોઈ આવું કેમ હવે તો ઠીક છે ને આજે તો તબિયત બહુ ખરાબ છે હા એમ કે સારું સારું લ્યો બાપા ખરાબ કીએ છે ત્યારે આ બે સારું સારું કૂટે છે યા ડોક્ટર ની દવા કરી હવે તો કંટાળી ગયો છું આ જમરાજા ઝેરની પડીકી મોકલે તો ખાઈને સુઈ જાઉં બહુ સારો ડાક્ટર છે હો ઈ દવાથી જટ આરામ થઈ જશે આ બેરો સાંભળ્યા વિના આપતો રાખે મારો બેટો હવે શરીરમાં શક્તિ પણ સારી આવી ગઈ હોય એમ લાગે છે શક્તિ શું આવી મારું કપાળ આ પથારીમાં બેઠો પણ નથી થઈ શકતો ત્યારે તો હવે અઠવાડિયામાં બજારે જતા થઈ જશો અને આ છગન આને હવે બહાર કાઢ મારો જીવ ખાઈ ગયો છે એકાદ મહિનો રાજકોટ કે જામનગર જઈ આવો ને હવે તો મસાણે જાઉં તો છૂટું ઓહ બહુ સારું સ્થળ ભાઈ પછી તાકાત છે કે રોગનું નામ નિશાન પણ રહીએ સગના હવે તું આને કાઢીશ એ બેરામજી એ બેરામજી બોલા ચાલો પતો હવે અહીંથી પાપાને સુઈ જવું છે શું તમારે જાદરું જવું છે ભલે ખુશીથી જાઓ હું અહીં બેઠો છું અહીં શું મારો જીવ ખાવા બેસવું છે હા હા આપણે બધાએ થોડું થોડું ખાશું હું ક્યાં પારકો છું હે ભગવાન હવે હું ઘેલો થઈ જઈશ હવે તો મને છોડાવા બેરાની બલામાંથી ધીરજ હવે તો पला भॻवावो धीरज मोली धीरज हवे ह अभी बला की मुने हे भगवान बचावो वो बेरा की जो पड़ो पनारो बच्चा माते को इन आरो समझे नहीं ये तान विचारो समझे नहीं ये तान विचारो ए तो आके राखी ने पोतानी नी नी जन सदा लतावे ए तो आके राखी ने पोतानी नी नी जन सदा लतावे धीरज पूजे धीरज पूजे अब तो